પછી આથી મોટું પદ કર્યું જે લઘુત્તમ પદ પર ક્યારે પડી ના દેવાય એવું મોટું પદ કેમ બોલતા બરોબર લઘુત્તમ કઈ નીચે જવાનું ગમે તે માણસ ભગવાન નું નામ લઈ કરી બેઠા લોકો પબ્લિક ઉપર ભયંકર જોખમ છે શું આ જે ભગવાન લાભ લેવડાવે છે ને એમને ભગવાન શબ્દ લખવાનો અધિકાર નથી શબ્દ બોલવાનો અધિકાર નથી પણ લોકો ભગવાન જુદા કોનોટેશન માં વાપરે છે લોકો ભગવાન એટલે આ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ આ ભગવાન એટલે ગોડ ના અર્થ માં સમજે છે અને એ મનુષ્ય છે એટલે લોકોને ઊંધી ઊંધી ચક્કર માં ચડે છે હા એટલે ગોડ ક્રિએટર નથી ક્રિએટર હોય એવું લોકો સમજે છે લોકો શું અમેરિકા બનાવ્યું ભગવાન ભગવાન એ ભગવાન આપડે પેલા પેલા સંસ્કૃત માં ભગવાન તરીકે ભગવાન નથી ભગવાન શબ્દ ના છપાય ને તો ગોટાળો ના થાય છાપવામાં એટલે એટલું સારું છે એટલું સારું છે એટલું સારું છે પોતે દાદા ભગવાન નથી એટલું સારું છે કે આ લોકો ગાળો ગોળ છે મન નહીં ચોટતી ભગવાન જ ચોટે જો મને ચોટતી હતી મને એવી ગાળો હલતી હોત તો હલકા પ્રકારની અંદર ગતિ હોત પણ ભગવાનને ચોટે એટલે ભયંકર જો વાળી જાય ગતિ જઈ Thank Gracias.

આગળ વધવાનું બધું આમ ચાલે નાશ કર્યો તે સાધનો આપણે મહાભારતની એટલે પાંચ જ જણા બચ્યા અને એક કૃષ્ણ ભગવાન ને બીજા મેમ્બર એટલે કૃષ્ણ કે તમે ભીષ્મ પિતામાં પાસે બોધ લેવા જાઓ બરાબર ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે અમને તો આપના મુખેથી બધું સાંભળવું છે એટલે ભગવાન એને એમ જવાબ આપ્યો કે મારી પાસેથી તમે કંઈ સાંભળશો એમાં તમને આશ્ચર્ય નહીં થાય જ્ઞાન નહીં થાય કેમ કે તમે મને ભગવાન માનો છો એટલે હું જે કહીશ એ તમે સ્વીકારી લેશો એટલે તમને જ્ઞાન નહીં થાય હવે જ્ઞાન પામવું હોય તો તમારે ગુરુ પાસે જવું જોઈએ તો એનો શું મહત્વ દાદા એનું મહત્વ શું જ્ઞાન ગુરુ પાસે જ મળે અને એ જ ઉપયોગી થાય જ્ઞાન ગુરુ પાસે છે એ કે ગુરુ ગુરુ અને સીડી કહીએ કે તમે સીડીની મારફત આવો એકદમ નહીં કુદીન કરાય શું કે છે એકદમ પચી જાય અને આ સીધું જ્ઞાન કામ થાય મેં તમને સીધું જ્ઞાન નહીં આપ્યું આશ્ચર્ય પવારી કરી

આપની કૃપા થકી એ ભાવના થઈ છે દાદા અમે જે મહાત્માઓ છીએ ને એમની રીત

સંયમ તો ચૂલો શીખવવો આ બધો ત્યાગ કેવાય જે અહંકાર કરીને કરવામાં આવશે બધો ત્યાગ ભોગ

અભિપ્રાય રેગ્યુલર એકાગ્રતા નથી રહેતી નોટો હોય પાંચ દસ વીસ હજાર હોય તો ભાઈ કરો તો ના આવે ઇન્ટરેસ્ટ છે એટલે વિદ્યાર્થી કરતા હતા હોય ને છોકરા ભૂલ ના પડે એટલા પૈસા ગણ બધા નહીં

બરાબર